પ્રકૃતિ એક આત્મામાં અનંત શક્તિ છે અનંત આત્મા છે અને અનંત પ્રકૃતિ છે દરેકમાં અંદર બે વસ્તુ છે વસ્તુ પુરુષ છે અને અવસ્તુ પ્રકૃતિ છે પ્રકૃતિમાં રહે છે માટે તે અબળા છે અને જો પોતે પુરુષ થાય તો પોતે જ પરમાત્મા છે પૂર્ણ પુરુષને ઓળખતો નથી તેથી ક્રોધ માન માયા લોભ એ બધી નિર્બળતા ફરી વળે છે આપણે બધા આત્માએ કરીને એક સ્વભાવના છીએ પણ પ્રકૃતિએ કરીને જુદા જુદા છીએ ખારી તીખી ખાટી મોળી પ્રકૃતિ એ બધા પ્રાકૃતિક દોષો છે આ પ્રકૃતિ ત્યાગ કરાવે ત્યારે ત્યાગ થાય અને આ પ્રકૃતિ ગ્રહણ કરાવે ત્યારે ગ્રહણ થાય આ તો પ્રકૃતિનો નચાવ્યો નાચે પણ ત્યારે કહે હું નાચ્યો આનું જ નામ ભ્રાંતિ ને આ અજાયબી છે ને ઉદય કર્મના આધારે થયું તો એમ કહે છે કે મેં કર્યું આ મેં કર્યું એનું નામ જ ભ્રાંતિ પોતે પુરુષ ના થયો ત્યાં સુધી ભમરડો કહેવાય પોતાનું ભાન થયું નથી ત્યાં સુધી મેં કર્યું એમ શી રીતે કહેવાય કરનારો કોણ તું કોણ એ તો જાણતો નથી પછી શી રીતે કહેવાય કે મેં કર્યું આ તો પ્રકૃતિ રડાવે ત્યારે કહે હું રડું છું પ્રકૃતિ હસાવે ત્યારે કહે હું હસું છું પ્રકૃતિ ગુસ્સો કરાવે ત્યારે ગુસ્સો કરે આ તો પ્રકૃતિ પરાણે કરાવે છે ત્યારે હું કરું છું એમ કેમ કહેવાય છતાં એમ જ લોકો કહે છે એ આશ્ચર્ય છે ને પ્રાકૃત અવસ્થા એ ટેમ્પરરી છે આ પંચેન્દ્રિયોથી દેખાય છે એ અવસ્થાઓ પ્રાકૃત છે આ જગતના તત્વો છે એ બધા તત્વો પોતાના ગુણધર્મ સાથે છે અને અવસ્થા સાથે પણ છે તત્વો એ પરમેનન્ટ છે માત્ર પ્રાકૃત અવસ્થા ટેમ્પરરી છે પ્રકૃતિ પ્રસવધર્મી સ્વભાવી છે તેથી અનંત ગણું ઊભું થાય છે પ્રકૃતિ પ્રસવધર્મી છે એટલે શું હું સમજ પાડું તમને આ અહીં આજુબાજુ કાચ જડ્યા હોય તો દોઢસો માણસ દેખાય તે શું કોઈ દોઢસો માણસ બનાવવા ગયું હતું આ તો એકમાંથી અનંત ઊભા થઈ જાય તેવું છે એના પછી માર ખાય છે આ તો બધું સ્પંદન સ્વરૂપ છે એક સ્પંદન ઉછાળે તો પછી નવા સ્પંદન ઊભા થાય પણ જો તું સ્પંદન બંધ કરે તો તારી પર પછી કેટલા સ્પંદનો આવે એ તો પછી બંધ થઈ જાય પ્રકૃતિના ગુણો એ પરગુણો છે આત્માના નથી જગત પરના ગુણોને સ્વગુણો કહે છે લોકો કહે ભાઈ બહુ સારા છે પણ તાવ ચડે અને સનેપાત થાય ત્યારે બધાએ કહેશે કે નથી સારા ભાઈ અલ્યા પ્રાકૃત ગુણો તો કલાકમાં લુપ્ત થઈ જશે ભગવાને શું કહેલું કે ગમે તેવા સંસારમાં ઊંચા ગુણો પ્રાપ્ત કર્યા હશે ક્ષમા રાખતો હોય ગુસ્સો ના કરતો હોય છતાં એ બધા પ્રકૃતિ ગુણો છે એ ક્યારે ફ્રેક્ચર થઈ જશે એ ખબર નહીં પડે પ્રકૃતિ પોતે કફ પિત્ત વાયુની બનેલી છે એ ત્રણેય બગડે તો સનેપાત થઈ જશે ને શું બોલીશ એ ભાન નહીં રહે એથી ભગવાને કહ્યું કે તમે તમારા પોતાના ગુણધર્મમાં રહેજો આ તો કઢી જરા વધારે ખાધી હોય તો પિત્ત વધી જાય તે પરાયા ગુણો ક્યારે ફ્રેક્ચર થઈ જાય એ કહેવાય નહીં જ્યારે પોતાના ગુણો તો ક્યારેય બદલાય નહીં આ પ્રકૃતિનું સાયન્સ ગજબનું છે એ સમજવા જેવું છે એક વૈદ્ય એક દર્દીને કહેતો હતો કે કેળા ના ખાશો ઠંડા પડે તે બીજો કોઈ વચ્ચે સાંભળનારો ઘેર જઈને કહેશે કે કેળા ના ખાશો ઠંડા પડશે આ ભાન વગરના લોકો ક્યાંનું ક્યાં બેસાડી દે પેલા દર્દીને કેળા ના ખાય એ બહુ લાભદાયી હોય અને બીજાને તે અનુકૂળ હોય પણ પેલો બીજાને અવળું ભરમાવી દે આ ક્યાંથી લઈ આવ્યો જ્ઞાન તો કહે કે પેલા વૈદ્ય કહેતા હતા અલ્યા એ તો પેલાની પ્રકૃતિને માફક નહોતું આવતું પણ તું શું કામ પકડી બેઠો તારી પ્રકૃતિને તો અનુકૂળ હતું દરેકમાં પ્લસ માઇનસ હોય છે તે કોઈની પ્રકૃતિને માફક હોય અને બીજાને ના માફક હોય પણ એ જ્ઞાન બીજાને ના કહેવાનું હોય તમે ચા પીઓ છો નથી પીતો ચા કેમ નથી પીતા મને ભાવતી નથી મને કોફી ભાવે છે તેથી હું કોફી પીઉં છું ચા કેમ તને ભાવતી નથી એનું કારણ છે આ ચા તને આપે તો એ તારી પ્રકૃતિને માફક આવતી નથી તેથી પ્રકૃતિ સામી ચા આવે તો એ ચા પસંદ ના કરે અને તારી પ્રકૃતિને કોફી માફક આવે છે એથી કોફી પીવાય છે આ પ્રકૃતિને માફક આવે ત્યારે કહે મને ભાવે છે અને ના માફક આવે ત્યારે કહે મને ભાવતી નથી આપણે પૂછીએ આ બધું તો તે જાણ્યું પણ એ તો બધું રિલેટિવમાં જાણ્યું પણ વાસ્તવિક શું છે તો કહેશે કે એ તો મેં જાણ્યું નથી એ વાસ્તવિક શું છે એ જ આત્મા છે રિલેટિવ વ્યૂ પોઈન્ટ તો બધા જાણે પણ રિયલ વ્યૂ પોઈન્ટ તો જાણવું પડશે ને બે વ્યૂ પોઈન્ટ્સને જાણે એ પ્રજ્ઞા ભાગમાં કહેવાય અને એક વ્યૂ પોઈન્ટ જાણે એને બુદ્ધિ કહેવાય આ કોઈ બૈરી છોકરા છોડીને નાસી જાય છે એ કંઈ પોતે છોડીને નાસ્તો નથી પણ પ્રકૃતિ એને પરાણે છોડાવે છે પ્રકૃતિ ત્યાગ કરાવે છે પ્રકૃતિ તપ કરાવે છે ત્યારે પોતે અહંકાર કરે છે કે મેં ત્યાગ કર્યો મેં તપ કર્યું મેં સામાયિક કર્યું જ્યાં સુધી પોતે પુરુષ નથી થયો ત્યાં સુધી આ પ્રકૃતિ ચલાવે છે આ શાસ્ત્રો વાંચે ધ્યાન કરે સામાયિક કરે એ બધું જ પ્રાકૃત જ્ઞાન છે આત્મજ્ઞાન ના હોય જગતમાં બધે જ પ્રાકૃત જ્ઞાન છે આ મોટા મોટા સાધુ સંન્યાસી આચાર્યો બાચાર્યો બધા જ પ્રાકૃત જ્ઞાનમાં છે એમની પાસે આત્મજ્ઞાનની વાત ન હોય એ જે કંઈ જાણે છે તે પ્રાકૃત જ્ઞાન છે આત્મજ્ઞાન નથી જાણતા જો તારે આત્મા જોઈતો હોય તો જ્ઞાની પુરુષની પાસે જા જ્ઞાન તો જ્ઞાની પુરુષની પાસે હોય બીજે ક્યાંય ના હોય આ લોકો તો પ્રકૃતિના ગુણોને છોડાવે છે અલ્યા આ ક્યારે પાર આવે આપણે તો કહીએ છીએ કે સુટેવો અને કુટેવોથી શુદ્ધ ચેતન સર્વથા મુક્ત જ છે આપણે આ દુકાનમાંથી ઉતરી ગયા અને કહ્યું કે આ દુકાન મારી ન હોય આ તો દુકાનમાંથી એક એક ચીજ ખાલી કરીએ તો ક્યારે પાર આવે એના કરતાં તો ન હોય મારી દુકાન કરીને નીકળી ગયા એટલે પત્યું